એ આવો આવો આવી ગયા બધા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું કોની છે ખબર છે અરે ભાઈ વંદના બેન શાંતુ ઇન્દુની વાર્તા છે <laughs> વાર્તાનું નામ છે જંપે તે જંપવું નહીં <laughs> સાંભળજો ગીરના જંગલમાં જાત જાતના ઝાડ ઉગે અને ભાત ભાતના પ્રાણીઓ રહે જંગલ વચ્ચેથી એક મોટી નદી વહે નામ એનું હિરણ આ નદીમાં બારે માસ પાણી રહે આ પાણી પીવા ગીરના સિંહ પણ આવે જંગલના અને હરણ પણ આવે હિરણ નદીના કાંઠે મોટા મોટા ઝાડ પશુ પંખી અને ઝાડ દરેક એકબીજાના મિત્ર ભાઈબંધ આ જંગલમાં સંપુ અને મત્તુ નામના વાંદરો અને વાંદરી રે <laughs> એમને એક બચ્ચું ચંપુ અને મતુને એ બચ્ચાનું નામ હતું જંપુ આ જંપુ નામના ભોજલાભાઈ તો ભારે તોફાની એમનું ઘર એટલે ઝાડવાઓનું ઝુંડ વાંદરાઓ બધા ઝુંડમાં રે આ જંપુ ભોજલું ઝુંડમાંથી બહાર નીકળે એટલે જંગલના ઝાડ ઝાડ બધા મંડે ધ્રુજવાઓ કારણ કે જંપુના તોફાનો જેવા તે ખાય નહીં એટલું બગાડે કાચા ફળ તોડીને ફેંકી દે કુમળી ડાળીઓ અને કૂંપળ પણ તોડી નાખે અને એવી તો કુદા કુદ કરે કે પંખીઓના ઈંડા પણ નીચે પડી જાય ઓ ભાઈ પક્ષીઓ તો પણ જંપુથી ત્રાસેલા હતા ઘણી વાર ઝાડવાઓને થાય કે ભગવાને અમને પગ આપ્યા હોત તો કેટલું સારું અહીંથી બીજે ચાલ્યા જાત આ જંપુના ત્રાસમાંથી બચી જાત પણ શું થાય ભગવાને જીવ આપ્યો પણ પગ ના આપ્યા ભગવાનને ખબર નહીં હોય કે પગ વિનાના ઝાડવાઓને સૌ કોઈ હેરાન કરી શકશે લો બોલો ઝાડવા તો આવું વિચારે હો ભાઈ એક દિવસ બધા ઝાડવાઓએ ભેગા મળીને જંપુને કહ્યું તું શા માટે અમને હેરાન કરે છે અહીંથી અમે ચાલ્યા જઈશું હો જંપુ તો તાળી પાડીને હસવા લાગ્યો નાચતો નાચતો બોલતો જાય તમે તો પગ વિનાના પાગલ છો તમે તો પગ વિનાના પાગલ છો આટલા બધા ફળ માંગ્યા આટલી બધી ડાળીઓ માંગી તો તમને ભગવાન પાસે પગ માંગતા શું થતું હતું સાવ બુદ્ધું <laughs> આવી મશ્કરી કરી એણે તો ઝાડવાઓની ઝાડ તો બધા છોભીલા પડીને રડવા લાગ્યા એમને થયું કે આને ક્યાં વતાવ્યો બિચારા પસ્તાવા લાગ્યા હો એક વૃદ્ધ વડદાદા સમજુ હતા એમણે જંપુને કહ્યું જંપુ બેટા તારા મમ્મી પપ્પા કેમ નથી દેખાતા એને કહેતો હતો કે તારી સાથે આ બાજુ આવે ક્યારેક કે પછી તારું કયું ન માને જંપુ તો રૂઆબથી બોલો ન શું આવે કાલે જ લાવીશ બીજા દિવસે જંપુ એના પપ્પા સંપુ અને મમ્મી મતુને લઈ આવ્યો આવીને તરત હુપા હુપ કરતો ઝાડ પાન ફળ ફૂલ તોડવા લાગ્યો સંપુ મતુનો જીવ કખડી ઉઠ્યો બિચારાનો એવો કાંઈ કે એ પહેલા જ પોતે જ પોતાના ગઈકાલના પરાક્રમની વાતો કરવા લાગ્યો અને ફરીથી ઝાડવાને પગે પગ વિનાના પાગલ કહીને દાંતિયા કરવા લાગ્યો એમ કરતો કરતો એથી ઝાડવા હોય તો કંઈ કહેવા જેવું રહ્યું નહીં હો ચંપુ ને મતુ બધું જ સમજી ગયા એના મમ્મી પપ્પા એ તો ભારે ભોંઠા પડ્યા એમણે ઝાડવાઓની માફી માગી અને જંપુને ઘરે લઈ આવ્યા ઘરે જઈને જંપુને ખૂબ સમજાવ્યો ઝાડ વિનાની જિંદગી કેવી દુઃખી થઈ જાય એ બધુંય સમજાયું ઝાડ તો મિત્ર કહેવાય એને હેરાન ન કરાય ભગવાને ઝાડને પગ આપ્યા હોત તો કેવી અંધાધૂંધી થઈ જાત એ પણ સમજાયું આમ ખૂબ બધી સલાહ આપી તેઓને એમ કે હવે જંપુ તોફાન નહીં કરે પણ જંપુ જેનું નામ શેઠની શિખામણ જાપા સુધી એને કઈ સમજાય જ નહીં ફરીથી એ જ તોફાન થોડા દિવસ પછી સંપુ મતુ ઝાડવાને જોવા ગયા તેઓની દશા જોઈને એ તો બધું સમજી ગયા મનમાં ગાંઠ વાળી કે આ ભોજલાને ઝાડનું મહત્વ તો સમજાવવું જ પડશે આમ ન ચાલે ગીરના જંગલમાંથી એક ટ્રેન પસાર થતી હતી ઓ છૂકું ગાડી છૂક છૂક સંપુને ટ્રેન જોઈને એક જોરદાર વિચાર આવ્યો એણે મતુને પોતાની આખી યોજના સમજાવી દીધી એક દિવસ જંપુ સૂતો હતો ત્યારે બંને જણા જંપુને લઈને ટ્રેનના છાપરે બેસી ગયા અને ટ્રેન તો દોડી એઓને ખબર હતી કે આ ગાડી સીધી કચ્છના રણમાં જાય છે રેતીનું રણ હોય ને તેઓએ આખી રાત મુસાફરી કરી સવાર પડતા રણમાં ઉતરી પડ્યા થોડી વાર થઈ ત્યાં જંપુ જાય ગયો આંખો ચોલતો ચોલતો રોજ તો ઉઠે ત્યારે પંખીઓના મીઠા મીઠા ગીતો સંભળાય રંગબેરંગી ફૂલોની સુગંધ આવતી હોય અને ઝાડમાંથી થઈને આવતો ઠંડો ઠંડો પવન એની સાથે ગઈ ગેલ ગમત કરતો હોય પણ આજે તો એવું કશું હતું નહીં ઉડતા વેત આંખમાં રેતી ભોકાણી અને શરીર તો દાજવા લાગ્યું એટલી ગરમી ચંપુ તો એકદમ બરાડી ઉઠ્યો મમ્મી પપ્પા આ શું છે મારી આંખો બળે છે આ બધા જ પગ વિનાના પાગલો ક્યાં ગયા પેલા ઝાડવા સંપુએ કહ્યું કે જતા રહ્યા તે જ તો તેઓને કહ્યું હતું કે જતા રહો તું એ બધાને ખૂબ હેરાન કરતો હતો ને એટલે ભગવાનને પણ એમની દયા આવી તેઓને પગને બદલે પાંખો આપી ભગવાને એટલે બધા રાતો રાત ઉડી ગયા તેમની સાથે બીજા પંખીઓ અને પ્રાણીઓ જતા રહ્યા ભગવાને આપણને સાથે ન જવા દીધા જમ્પુ જંપુ તો કાંઈ બોલી શક્યો નહીં એટલામાં એને ભૂખ લાગી મમ્મી ભૂખ ખૂબ લાગી છે એની મમ્મીએ ઝાંખરા બતાવીને કહ્યું હવે તો આ જ છે ખાવા હોય તો ખા ચંપુને ભૂખ તો બહુ લાગી હતી તે ઝાંખરા તોડીને ખાવા ગયો ત્યાં લાગ્યા કાંટા એ તો ભેંકડો તાણીને રડવા લાગ્યો એની માએ એને કહ્યું બેટા રડવાથી કાંઈ નહીં વળે ખાવું હોય તો ખાવા માંડ ચાલ જંપુ કે પણ કાંટા કેમ ખાવા એ તો લાગવાના જ એની માએ કહ્યું અમારું કયું માનવું હોત તો જો હવે એ બધા ઝાડવા તો જતા રહ્યા કેવા હતા આપણને છાંયો આપતા હતા પણ હવે શું કદી નહીં આવે પાછા તે એમને બહુ જ હેરાન કર્યા હતા ને જંપુ રડતા રડતા બોલો હવે આવું નહીં કરું હવે આવું નહીં કરું પણ હવે શું એની મા બોલી બપોર સુધીમાં તો જંપુ ત્રાઈ મામ પોકારી ઉઠ્યો પરંતુ સંપૂર્ણ મથુએ નક્કી કર્યું હતું કે થોડા દિવસ તો આને હેરાન થવા દેવાનો જંપુ તો ભૂખો તરસો હેરાન થતો હતો સાથે એના મમ્મી પપ્પા પણ એની સાથે હેરાન થતા હતા એક દિવસ સવારે જંપુએ ભગવાનને પ્રાર્થના કરતો હતો કરવા માંડો પ્રાર્થના હતો હે ભગવાન મારા મિત્રોને મારા ઝાડવાને પાછા મોકલી દે ભગવાન હું અમને એમને હવે હેરાન નહીં કરું હવે એના મમ્મી પપ્પાને ખાતરી થઈ ગઈ કે જંપુભાઈ તો સુધરી ગયા છે એટલે હવે ઝાડને રંજાડવાની હિંમત નહીં કરે ક્યારેય એક રાતે જમ્પુ સુઈ ગયો ત્યારે જે ગાડીમાં બેસીને આવ્યા હતા એ ગાડીના છાપરે પાછા બેસી ગયા અને સવાર પડતા ગીરના જંગલમાં આવી ગયા પાછા જંપુ તો ઉઠો ઝાડ પાનને જોઈને ખુશ થઈ ગયો એની મમ્મીએ કહ્યું જો તારા મિત્રો કેટલા સારા છે તું એમને રડાવતો હતો જ્યારે તું રડ્યો એ એમનાથી સહન ન થયું એટલે પાછા આવી ગયા જંપુ બોલી ઉઠ્યો હવે હું પણ એવોને હેરાન નહીં કરું નહીં રડાવું મને એના વિના નહોતું ગમતું એમ કહીને એ તો નાચવા લાગ્યો આવી ગયા ભાઈ આવી ગયા ઝાડવા ભેરુડા આવી ગયા ઝાડવા તો મનમાં મલકાતા બોલ્યા અમે નહીં તું આવી ગયો પાછો પણ જમ્પુને થોડું સાચું કહેવાય બાપ રે ફરીથી ક્યાંક હેરાન કરવા લાગે તો ચાલો આવજો આવતીકાલે બીજી વાર્તા કહીશું ભાઈ